હલો હલો હાજી હા યશભાઈ હા હા ભાઈ કોઈ જોઈન થયું નથી ફર્સ્ટ હા થશે ઘરે જવે એક બે મિનિટ વાટ જોઈ પછી સ્ટાર્ટ કરી હા અચ્છા લાસ્ટ ક્લાસમાં હું મોટું નહીં તો આપણે ક્યાં સુધી કર્યું છે સરળ સમર્પણ નો ટોપિક થયું હતું થયું તો ત્રણ ચાર પેરેગ્રાફ હા સર્વ સમર્પણ ગુજરાતી ભવિષ્ય કયું તો પેજ નંબર ટ્વેન્ટી ફોર લક્ષણ પછી નો ટોપ હા પેજ નંબર અલગ હશે હા એનું પુનરાવર્તન રિવિઝન તો જોઈ લઈશું પણ બે મિનિટ છે કોઈ જોઈન થઈ જાય પછી નહીં તો હું કરી લઈશ હા હું હવે જોઈન થયા છો આપણે સ્ટાર્ટ કરીએ થઈ જશે ઓકે તો લાસ્ટ ક્લાસમાં સર્વ સમર્પણનો જોયું હતું એની અંદર એ વાત આવી હતી કે જે રીતે આગળ ગુરુના લક્ષણ ની અંદર એ વાત આવી કે એક સારા ગુરુને પસંદ કરી એની પાસેથી દીક્ષા લેવી જોઈએ એ ગુરુ યોગ્ય કોને કહેવાય તો યોગ્યતાના મહાપ્રદંડ મહાપ્રભુજી પોતે બતાડ્યા કે કોને તમારે ગુરુ કરવા જોઈએ તો એના જે લક્ષણો જે છે એ લાસ્ટ ક્લાસની અંદર એને પહેલાના માટે આપણે જોયા હતા તો એમાં પછી છેલ્લે વાત આવી કે ગુરુ પાસેથી દીક્ષા લીધા પછી હવે કર્તવ્ય શું હવે શું કરવાનું શું દીક્ષા લઈ લેવાથી ફળ મળી જાય છે એ તો મળતું નથી એના પછી ગુરુ કંઈક કર્તવ્ય બતાવે છે એટલે તમારે હવે કઈક પ્રેક્ટિસ કરવાની છે કોઈક જાતની સાધના ગુરુ બતાડે એ અનુસાર કરીએ તો અંતમાં જઈને ફળની પ્રાપ્તિ થાય તો એ સાધનાની શરૂઆત કઈ રીતે થાય છે તો મહાપ્રભુજી આગે કરે છે કે પુષ્ટિમાર્ગની અંદર એ સર્વ સમર્પણથી સ્ટાર્ટ થાય જેમાં મહાપ્રભુજીનો ગ્રંથ છે સિદ્ધાંત રસ છે જેની અંદર મહાપ્રભુજી વાત બતાવી કે નિવેદભી સમર્પિય સર્વમ કોર્યાદ એટલે સ્થિતિ એટલે કે જેમણે પ્રભુને નિવેદન કર્યું છે તેમણે પોતાની બધી વસ્તુ તેમજ બધા કાર્યો પ્રભુને સમર્પિત કરીને કરવા જોઈએ એટલે કે હવે તમારું સ્ટેટસ એક ભગવાન કૃષ્ણના સમર્પિત ભક્ત તરીકેનું છે તો એ પ્રમાણે તમારા એક્શન કઈ જાતના હોવા જોઈએ મહાપ્રભુજી કહે છે એ સેવકની દરેક વસ્તુ અને એના દરેક કાર્ય એ સમર્પિત હોવા જોઈએ એટલે કે પ્રભુ પ્રત્યે તમારે એ જાતની દરેક વસ્તુ ઠાકોરજીના યુઝમાં આવે ઠાકોરજી એને યુઝ કરે અને એના પછી તમે એને યુઝ કરો એ જાતનું આપણું મતલબ આપણા કર્તવ્ય એ જ છે જેને મહાપ્રભુજી નિવેદન નામ આપે છે સમર્પણ નામ આપે છે તો અહીંયા બે વર્ડ આવે કે નિવેદિભી સમર્પિત સર્વમ કોર્યા એટલે કે નિવેદન કરીને સમર્પણ કરીને બધું કરવું જોઈએ તો નિવેદન અને સમર્પણ આ બંનેને કઈ રીતે ડિફાઇન કરીએ તો એને સેકન્ડ પેરેગ્રાફની અંદર બતાવ્યું કે નિવેદન એ છે કે જેમાં બ્રહ્મસવન દીક્ષા લેતી વખતે જે રીતે એની પ્રોસેસ બતાવી હતી કે પહેલા એક યોગ્ય ગુરુને પસંદ કરો એ ગુરુની પાસે જાઓ ગુરુ પાસેથી બ્રહ્મસવન દીક્ષા માટેની આજ્ઞા લો ગુરુ તમને તપાસે કે તમને દીક્ષા આપવા માટે વ્યક્તિ યોગ્ય છે કે નહીં એની યોગ્યતા જોઈને ગુરુ એને આજ્ઞા આપે પછી વ્યક્તિ સારી રીતે અપરસમાં નાહીને પછી આવે ગુરુ ઠાકોરજીને સન્મુખે ઉભો રાખીને એને હાથમાં તુલસીના દલ તુલસી પત્ર આપે ને એ બ્રહ્મ સંબંધનો મંત્ર બોલાવે ને એ મંત્ર એ શિષ્ય બોલે અને એ મંત્ર શિષ્ય બોલે એના પછી ગુરુ એના હાથનું જે તુલસી પત્ર છે ઠાકોરજીના ચરણાવેદમાં સમર્પિત કરે તો આ જાતની બ્રહ્મ સંબંધ દીક્ષાની વિધિ છે તો એની અંદર જે મંત્ર બોલવામાં આવે છે એની અંદર એ વ્યક્તિ એ રીતે કહે છે કે હું મારું ઘર પરિવાર ધન સંપત્તિ મારું શરીર મારી ઇન્દ્રિયો એટલે મારી સેન્સરી ઓર્ગન મારા પ્રાણ મારી અંતઃકરણ મારું આત્મા બધું જ તમારું છે તમે એના માલિક જ છો અને હું તમારો સેવક છું આ રીતે જે ઠાકોરજીની સન્મુખ ઉભા રહીને આપણે બોલ્યા એ નિવેદન છે અને નિવેદન નું મિનિંગ જે રીતે મેં આ લાસ્ટ માં કીધું હતું કે ટુ છે એટલે કે કઈ કેવું ભગવાન ની આ વાત બોલીને કેવી કે આ બધું તમારું છે આ નિવેદન થયું હવે સમર્પણ શું છે તો ઠાકોરજીને જ્યારે આપણે પોતાના ઘરમાં પધરાવીએ ઠાકોરજીની સેવામાં પોતાના શરીરને પોતાના પરિવારને પોતાની ધન સંપત્તિને પોતાની ઇન્દ્રિયોને આપણે યુઝ કરીએ અને ઠાકોરજીને પ્રેક્ટિકલી બતાડીએ કે મેં જે કીધું કે તમે આ બધી વસ્તુના સ્વામી છો એ મેં કર્યું છે અને હું એ કરી રહ્યો છું મેં કરીશ હંમેશા તો આ રીતે પ્રેક્ટિકલ ઠાકોરજી ને વસ્તુનું દેખાડવું એ સમર્પણ છે અને ભગવાનને કહેવું એ નિવેદન છે જેને મેં રીતે કીધું હતું કે ટુ સે એ નિવેદન છે અને to do what was said એટલે તે કરવું જે કહેવામાં આવ્યું હતું જે તમે કીધું હતું એ સમર્પણ છે આ રીતે નિવેદન અને સમર્પણ ની અંદર આપણને ભેદ છે પછી સમર્પણ કેવી રીતે કરવું તો મહાપ્રભુજી કહે છે કે તમે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરો અથવા કોઈ કામ ચાલુ કરો એની પહેલા ઠાકોરજીને એને સમર્પણ કરવું જોઈએ એટલે તમે વાપરી લો પછી ઠાકોરજીના યુઝમાં નહીં પણ પહેલા ઠાકોરજીને યુઝ કરે પછી આપણે એનો યુઝ કરીએ તો નવે ઘરમાં કોઈ નવી વસ્તુ લાવીએ તો પણ પહેલા ઠાકોરજીનો ઉપયોગ કરે પછી આપણે કરીએ આપણે કોઈ સારું કામ કરવા જતા હોઈએ તો ની આજ્ઞા લઈને ઠાકોરજીને દંડવત કરીને જઈએ આ રીતે આપણી વસ્તુ સમર્પિત થાય છે ને આપણા બધા કાર્યો સમર્પિત થાય તો આ રીતે સમર્પણ કરવું જોઈએ પછી આપણા મનમાં એ જાતની શંકા આવે કે મેં સમર્પણ કરું છું હું કરું તો છું બધું પણ ઠાકુરજી એને સ્વીકારે છે કે નહીં એ મેં સમર્પિત કરેલી વસ્તુઓને ઠાકુરજી એક્સેપ્ટ કરે છે કે નથી કરતા તો ભગવાન ભગવદ ગીતાની અંદર જે રીતે આજ્ઞા આપે છે કે પત્રમ પુષ્પમ ફલમ તો એમ યોમે ભક્ત્યા પ્રયત્નથી તદહમ ભક્ત્યુપરહતમ અશ્નામી પ્રયતાત્મનો એટલે પાન ફૂલ ફલ જલ જે કઈ પણ ભક્તિ ભાવ ભક્તિભાવથી મને અર્પિત કરવામાં આવે છે તેનો હું અવશ્ય ઉપભોગ કરું છું એટલે આપણને જે શંકા થાય ઠાકોરજી અમે યુઝ કરતા હશે કે નહીં કરતા હોય તો ભગવાન પોતે કહે છે કે પ્રેમપૂર્વક જો મને એનું સમર્પણ કરવામાં આવે તો હું એને ચોક્કસ યુઝ કરું છું એમાં કોઈ શંકા નથી પણ તમારા મનમાં પ્રેમ નથી અને કોઈ બીજી જાતની ફિલિંગ છે કે લોકો જોવે કે હું કેટલું બધું કરું છું હું કેટલો ભક્તિભાવ વાળો છું કે લોકો પોતાની ગામમાં પ્રતિષ્ઠા વધે કે અરે કેટલા મોટા વૈષ્ણવ છે ભગવાન માટે કેટલું બધું કરે છે આ જાતની વિચારથી કે આ જાતની ફિલિંગથી જો આપણે કંઈ પણ ઠાકોરજીને ધરીએ તો ઠાકોરજી એને ક્યારે પણ એક્સેપ્ટ નથી કરતા કેવળ ભક્તિભાવથી પ્રેમથી ઠાકોરજી અર્થ ઠાકોરજી માટે જો સમર્પણ થયું હોય તો ઠાકોરજી એને એક્સેપ્ટ કરે છે તો આ રીતે આટલું ટોપિક આપણે લાસ્ટ ક્લાસની અંદર જોયું તો હવે આમાં કોઈને કંઈ ન સમજાયું હોય એવું છે ઠીક છે ચલો લખી કોણ કોણ જોઈન થયું છે એકચુઅલી પહેલાં એ બતાવો બ્રિજેશભાઈ દર્શના વિશે ભાઈ હેલો હા રાજા હું શ્રુતિ શશાંક સારું બીજું કોઈ છે હા રાજા હું છું હા મનીષાબેન લો તો તમે આજનો છે ને પુસ્તક તમારી પાસે હા એ લગા હેલો હા ક્યાંથી લેવાનું છે રાજા સર્વ સમર્પણના ટોપિકમાં પુષ્ટિ વખતે માર્ગી તો આત્મનિવેદન કરીને શ્રી મહાપ્રભુજીની કાનિથી પ્રભુને સમર્પણ કરતો હોય છે પુષ્ટિ ભક્તિ માર્ગી તો આત્મનિવેદન કરીને શ્રી મહાપ્રભુજીની કાનીથી પ્રભુને સમર્પણ કરતો હોય છે તો પછી તેનું સમર્પણ પ્રભુ કેમ ન સ્વીકારે અને પરંતુ એ યાદ રહે કે પુષ્ટિ ભક્તિ માર્ગી પણ શ્રી મહાપ્રભુજી દ્વારા બતાવેલા સ્વ સર્વ સ્વ સમર્પણના ને છોડી શ્રી ઠાકોરજી માટે કોઈ બીજાથી ચીજ વસ્તુ માંગી માંગીને પ્રભુને અર્પિત કરે અથવા તો એવી કોઈ વસ્તુ પ્રભુને અર્પિત કરે કે જેના ઉપર તેની માલિકી ન હોય તો પછી પ્રભુ તેવી વસ્તુનો સ્વીકાર કરતા નથી ઉલટાનું મહાપ્રભુની સિદ્ધાંત મર્યાદાનો ભંગ કરવાથી અપ્રસન્ન પણ થાય છે આ વાત શ્રી કિશોરીબાઈના પ્રસંગથી પ્રસિદ્ધ છે પરમ કિશોરીબાઈની ગરીબી જોઈને કોઈ વૈષ્ણવ કિશોરીબાઈના શ્રી ઠાકોરજીને ઊંઘી સામગ્રી પધારી પધરાવી ગયો પ્રભુને તેનાથી સુખ થશે એમ ધારી લઈ કિશોરીબાઈએ તે વસ્તુ સિદ્ધ કરીને પ્રભુને ભોગ ધરી પ્રભુ પરંતુ તે આરોગ્યા જ નહીં કિશોરીબાઈએ કારણ જણાવવા વિનંતી કરતા શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી તે મારા માટે બીજાથી સામગ્રી કેમ લીધી એને હું શા માટે આરોગું કિશોરીબાઈને તેમની ભૂલ સમજાઈ ગઈ આ પ્રસંગ ઉપરથી બધા પુષ્ટ માર્ગે બોધપાઠ મેળવવો જોઈએ શ્રી ઠાકોરજી માટે કોઈએ પણ કદી કોઈ પણ વસ્તુ આપવી નહીં કોઈક સામે ચાલીને શ્રી ઠાકોરજી માટે ભેટ સામગ્રી આપે તો પ્રથમ તો સ્વીકારવી જ નહીં ભૂલથી જો સ્વીકારાઈ ગઈ હોય તો શ્રી ઠાકોરજીને તે અંગીકાર કદી પણ ન કરાવવી બસ આટલું કરો હા અહીંયા એમ કે છે કે મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે જે એ જે પ્રમાણે કહે છે એ પ્રમાણે જ આપણે ઠાકોરજીની સેવા કરવી જોઈએ એટલે મેં સમર્પણ પણ એ જ વસ્તુ કરવી જે આપણી માલિકીની હોય કારણ કે આપણે સમર્પણ એમ કહીને કહ્યું છે કે મારી માલિકીની કે મારી જે વસ્તુ છે એ બધી હું તમને સમર્પિત કરું છું તો જે આપણી માલિકીની નથી એમની પર આપણો કઈ અધિકાર નથી તો એ સમર્પિત આપણે ભગવાનને ન કરવું જોઈએ આપણે ઠાકોરજીને એ સમર્પિત ન કરવું જોઈએ અને જો કરીએ છીએ તો એ મહાપ્રભુજીના સિદ્ધાંતને આપણે ભંગ કરીએ છીએ જેનાથી આપણો ઠાકોરજી પ્રસન્ન થાય છે અને અહીંયા એક કિશોરીબાઈના પ્રસંગની વાત પરથી કહ્યું છે કે એમની એ બહુ ગરીબ હતા અને એમના પ્રમાણે સામગ્રી પોતાની ધરાવતા હતા અને એ પ્રમાણે સેવા કરતા હતા ત્યારે કોઈ કોઈ એક બીજા વ્યક્તિને એમ થયું કે હું એની બદલે હું ભગવાન છે એમ એમ વિચારીને મને એમ થયું કે આ ભગવાન હું મારા હિસાબે થોડી મોંઘી વસ્તુ લાવીને એમને પધરાવું કે આટલી ગરીબમાં એ ભગવાનને કેવી રીતે એમની સેવા કરે છે કરીને તો એમને પ્રભુ એનો સ્વીકાર ન કરે એમની ધરાવેલી જે વસ્તુ કિશોરીભાઈએ ધરાવી એમની આપેલી વસ્તુ એનો એમણે સ્વીકાર નહીં કર્યો પ્રભુને જે પણ વસ્તુ જેવી પણ હોય પણ આપણા માલિકની હોય એ જ એમને ધરાવી એ આ પ્રસંગ પરથી આપણને શીખવા મળે છે કે છે કે આપણે પુષ્ટિ માર્ગીઓએ ક્યારે પણ કોઈ પણ પાસેથી કોઈ પણ વસ્તુ ભગવાનને સમર્પિત કરવા માટે લેવી નહીં જો કોઈ સામે આવીને લઈ આપી ગયું અને આપણે ભૂલથી સ્વીકારી પણ લીધી તો એ પ્રભુ પાસે તો ન જ ધરવી બસ આટલું હમ એટલે જે બેઝિક અંદર એ બતાવી કે સમર્પણ ઠાકોરજીને દરેક વસ્તુનું કરવું જોઈએ તો સમર્પણ કેવી રીતે કરવું એની વિધિ મહાપ્રભુજી બતાવી કે તમે એ વસ્તુનો ઉપયોગ કરો એની પહેલા ઠાકોરજીને ધરવી અને એના પછી આપણે પોતે એનો યુઝ કરવો તો આપણને વાતની અહીંયા જે જાતની મૂંઝવણ અહીંયા ઊભી થઈ કે ઠાકોરજીને કઈ બી વસ્તુ આપણે ધરવી જોઈએ તો મહાપ્રભુજીનો જવાબ એ રીતે આપે છે કે જે વસ્તુ આપણી માલિકીની હોય આપણા પૈસાથી ખરીદેલી હોય કે આપણી વસ્તુ હોય જેને તમે હકથી એમ કહી શકો કે આ વસ્તુ મારી છે આ ઘર મારું છે આ મારા પૈસા છે તો એવી જ વસ્તુનું ઠાકોરજીને સમર્પણ કરવું જોઈએ કેમ કે જ્યારે તમે બ્રહ્મચરણ મંત્ર બોલી બોલ્યા ત્યારે ઠાકોરજીને એવું કીધું કે હું મારું ઘર પરિવાર મારી ધન સંપત્તિ મારું શરીર મારું ઇન્દ્રિય મારી આત્મા એના માલિક તમે છો અને હું તમારો દાસ છું આ રીતે આપણે બોલ્યા ત્યારે કોઈ બીજાની વસ્તુનું સમર્પણ કરવાનો તમને કોઈ અધિકાર નથી એટલે તમે બીજા ગામના કોઈ વ્યક્તિની વસ્તુ લઈ આવીને એમ કહો કે આ મારા ઠાકોરજી માટે એ ઠાકોરજી એક્સેપ્ટ નથી કરતા પણ જે વસ્તુ તમે પોતાની ક્ષમતા પ્રમાણે એટલે તમારી પોતાની જેટલી કેપેસિટી છે એના પ્રમાણે વસ્તુ ખરીદો પોતાના પૈસાથી ખરીદો અને પછી એ વસ્તુ ઠાકોરજીને ધરો તો એ જેવી વસ્તુ છે એ મોંઘી છે કે સસ્તી છે પણ ઠાકોરજી એને એક્સેપ્ટ કરે છે પણ કોઈ બીજા વ્યક્તિ પાસેથી તમે વસ્તુ લઈને આવ્યા ભલે કેટલી પણ મોંઘી હોય પણ એ તમારી માલિકીની નથી તમારા પૈસાથી ખરીદેલી નથી તમારી નથી તો વળી ઠાકોરજી એને સ્વીકારતા નથી એક સામાન્ય આપણે એક્ઝામ્પલથી વાત સમજીએ કે જે રીતે તમારા છોકરા માટે તમારે દિવાળી માટે નવા કપડાં લાવવા છે તો આપણે કોઈ માણસ નો દસ હજાર રૂપિયા મહિનાનો પગાર હોય તો એમાંથી એની પાસે જેટલા પૈસા બચ્યા હોય એમાંથી એ પોતા પોતે નહીં ખરીદે પોતાની પત્ની નહીં ખરીદે પોતાના છોકરા માટે પહેલા કોઈ નવી વસ્તુ નવા કપડા ખરીદીને લાવે હવે તમારી કેપેસિટી તમારા પૈસા તમારી પાસે હજાર રૂપિયા છે તો તમે હજાર રૂપિયાની અંદર તમને જે સારામાં સારા કપડા મળી શકે તમે પોતાના છોકરા માટે લાવો તમારો છોકરો એમ નહીં કહે કે મારે દસ હજાર રૂપિયાની વસ્તુ લાવો તમારી કેપેસિટી નથી તો તમે દસ હજાર રૂપિયાની વસ્તુ ક્યાંથી લાવવાના છો તો એવી કન્ડિશનની અંદર જ્યારે તમારો છોકરો જીદ કરે કે મને દસ હજારના જ કપડાં જોઈએ છે તો તમે બીજા વ્યક્તિ પાસેથી એ તમે ઉધાર લઈને કે બીજા વ્યક્તિને કહો કે મને મારા છોકરાને પહેરવા માટે કપડાં જોઈએ છે તું મને ખરીદીને આપ એવું દુનિયાનો કોઈ મા બાપ કરે નહીં આપણી જેટલી કેપેસિટી છે આપણી પાસે જેટલા પૈસા છે એમાંથી ખરીદીને આપણે પોતાના છોકરા માટે કોઈક ને કોઈક વસ્તુ લઈ આવીએ ને ન લાવી શકતા હોઈએ તો એનો દુઃખ પણ આપણા મનમાં હોય કે આપણે નથી લાવી શકતા ને આપણે ટ્રાય કરીએ કે નેક્સ્ટ ટાઈમ વધારે કંઈક કાપીને કોઈક વસ્તુ ઘટાડીને આપણે એના માટે કંઈક સારું લાવી આપીએ તો સેમ વે જ્યારે આપણે ઘરમાં ઢાકોજી બિરાજી રહ્યા છે તો આપણી કેટલી કેપેસિટી છે એ કેપેસિટીની અંદર રહીને આપણે ઠાકોરજી માટે જેટલું કરી શકતા હોઈએ એટલું આપણે પોતાના પૈસાથી પોતાની ક્ષમતા પ્રમાણે કરવું જોઈએ કોઈ બીજા વ્યક્તિ પાસેથી ગામ પાસેથી કોઈ બીજા પારકા પૈસાથી તમે વસ્તુ લાવો ભલે એક લાખ રૂપિયાની પણ વસ્તુ કેમ ન હોય ઠાકોરજીને પસંદ નથી કરતા એની સાથે તમે પોતાના પૈસાથી ખરીદેલી દસ રૂપિયાની પણ વસ્તુ લાવો પ્રેમથી તો ઠાકોરજીને એ વધારે પસંદ છે જે કિશોરીબાઈનું એક્ઝામ્પલ કિશોરીબાઈ મહાપ્રભુજીને સેવક હતા એમની સ્ટોરી અહીંયા આપવામાં આવી છે એક્ઝામ્પલ તરીકે કે કિશોરીબાઈ બહુ ગરીબ હતા એમની પાસે એટલા પૈસા નહોતા કે ઠાકોરજીને રોજ સારી સારી સામગ્રી બનાવી બનાવીને ઠાકોરજીને ભોગ ધરી શકે તો એકવાર એક વૈષ્ણવ બીજો એને જોયું તો એને એમ થયું કે ચલો ઠાકોરજીને તો કિશોરીભાઈ કઈ ઘડી નથી શકતા તો મારી પાસે પૈસા છે તો હું ઠાકોરજી માટે કંઈક લઈ આવું અને એમને આપું તો એને બહુ જે એટલે ઘી તેલ આ જેવી જે મોંઘી વસ્તુઓ છે કે જે કોઈ સામાન્ય ગરીબ વ્યક્તિ એફોર્ડ ન કરી શકે તે પૈસા પૈસાદાર છે બીજા વૈષ્ણવ તો એને સારી સામગ્રી સિદ્ધ કરી અને કિશોરીબાઈને લાવીને કીધું કે આ તમે ધરો તમારે ઠાકોરજીને તો કિશોરીબાઈની પણ ભાવના ખોટી નહીં હતી એમને એમ કે હું નથી ધરી શકતી કંઈક સારું તો કોઈક વૈષ્ણવવાની આપી ગયો છે તો મારા ઠાકોરજી તો કંઈક સારું આરોગે એવી ભાવનાથી એને એ સામગ્રી ઠાકોરજીને ધરી ઠાકોરજી આરોગ્યા નહીં કિશોરજીભાઈએ પૂછ્યું કે આવું તમે કેમ કર્યું તમે કેમ આરોગ્યા નહીં તો ઠાકોરજી જવાબ આપ્યો કે તે બીજા પાસેથી આ સામગ્રી કેમ લીધી તું જે પોતાના ભાવથી તારી પાસે જેટલા પૈસા છે એમાંથી તું જે ધરે છે એનાથી મને સંતોષ છે બીજા પાસેથી તારે લાવીને મને ભોગ ધરવાની જરૂર નથી તારી પાસે જેટલું છે એનાથી પ્રેમથી કર મને એની અંદર સંતોષ છે તો આ એક્ઝામ્પલ છે આ આપણા માટે આઈડિયલ કન્ડિશન છે જેની અંદર એ વાત બતાવવામાં આવી છે કે ઠાકોરજી માટે આપણે બીજા કોઈ વ્યક્તિ પાસેથી કોઈ વસ્તુ એક્સેપ્ટ કરવી નહીં ને આપણે પણ કોઈકના ઠાકોરજી માટે આપણે કંઈ આપવું નહીં આપણે પાસે જેટલું છે એમાંથી પોતાના ઠાકોરજી માટે આપણે જેટલું કરી શકીએ છીએ એટલું કરવું જોઈએ બીજાના ઠાકોરજી એના માટે બિરાજે છે તો એના છોકરાનું જોશે જે રીતે પોતાના છોકરાઓનું જોઈએ એ રીતે એના ઠાકોરજીને પણ સંભાળશે એ રીતે ન બીજા કોઈ વ્યક્તિ પાસેથી ઠાકોરજી માટે કોઈ વસ્તુ લેવી અને ન બીજા કોઈને એના ઠાકોરજી માટે કોઈ વસ્તુ આપણે આપવી કેમ કે જો ઠાકોરજીને આપણે એવી વસ્તુ ધરીએ તો ઠાકોરજી એને ક્યારે પણ એક્સેપ્ટ કરતા નથી એ કિશોરીભાઈની વાર્તાનું જે એક્ઝામ્પલ છે એનાથી બતાવ્યું અને જો આવું આપણે કરીએ મહાપ્રભુજીના સિદ્ધાંત મહાપ્રભુજીના પ્રિન્સિપલ થી વિરુદ્ધ વાક છે મહાપ્રભુજીનો પ્રિન્સિપલ એ છે કે આપણી માલિકીની જે વસ્તુ છે આપણા પૈસાથી ખરીદેલી વસ્તુ છે જે આપણી માલિકી છે જેના ઉપર આપણો રાઈટ છે કોઈને પણ સામે વાળો વ્યક્તિ હવે આપણે કહી શકીએ હકથી કે આ મારી વસ્તુ છે આ મારા પૈસા છે એવી વસ્તુનું સમર્પણ ઠાકોરજીને કરવું જોઈએ બીજાની માલિકીની વસ્તુનું સમર્પણ ઠાકોરજીને નહીં કરવું જોઈએ આ મહાપ્રભુજીનો પ્રિન્સિપલ છે એટલે જો આપણે કોઈ બીજાની વસ્તુનું સમર્પણ ઠાકોરજીને કરીએ તો આ મહાપ્રભુજીના સિદ્ધાંતનો ભંગ હોવાથી ઠાકોરજીને આ વાત બિલકુલ પસંદ આવતી નથી એટલે એ વાત બતાવી કે આપણે પાસે આપણી પાસે જેટલું છે એમાંથી આપણે ઠાકોરજી માટે કરવાની કોશિશ કરવી જોઈએ બીજા લોકો પાસેથી એટલે આપણી પાસે ઓછું છે તો બીજા પાસેથી લાવીને ઠાકોરજીને ધરીએ આ જાતનો જે વર્તાવ છે ઠાકોરજી અને મહાપ્રભુજી બંને પસંદ નથી કરતા આ જાતની બીજી એક વાર્તા મહાપ્રભુજીના બીજા સેવક છે પદ્મનાભ દાસ તો એમની છે જે વાર્તા એક્ઝામ્પલ થોડા યાદ રાખજો બધા સમજવા જેવી વાતો છે એક એટલે આપણા આદર્શ થઈ ગયા આપણા આઈડિયલ વૈષ્ણવો થઈ ગયા આપણી પહેલા જેમણે કઈ રીતે ઠાકોરજીની સેવા કરી તો એ આપણા માટે આઈડિયલ છે અનુસરણીય છે જે પ્રકારે આપણે કરવું પણ જોઈએ તો થોડું યાદ રાખજો યાદ ના તો લખી લેજો તો મહાપ્રભુજીના એક સેવક છે પદ્મનાભ દાસજી તો એકવાર એવું થયું કે મહાપ્રભુજી અડેલ નામનું એક ગામ ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશની અંદર છે અત્યારે ઉત્તર પ્રદેશ ઝારખંડની બોર્ડર પાસે તો એ અડેલમાં મહાપ્રભુજી બિરાજતા હતા તો પદ્મનાભદાસજી મહાપ્રભુજીના સેવક એમ તો બીજા ગામમાં રહેતા હતા પણ મહાપ્રભુજીની સાથે થોડા દિવસ રહેવા માટે મહાપ્રભુજીને મળવા માટે એ અડેલા આવ્યા હતા તો થોડા દિવસ પોતાના ઠાકોરજીને પધરાવીને ત્યાં રોકાયા હતા પદ્મનાભદાસજીની બાફેલા ચણા એટલે છોલા એના સિવાય બીજું કંઈ હતું નહીં એ એટલું ધરી શકતા હતા એટલે એ જમાનામાં એ સસ્તા મળતા હતા તો એ બાફીને એને પાણીમાં પલાળીને ઠાકોરજીને ભોગ ધરી દેતા એ સિવાય એમની પાસે એટલા પૈસા નતા કે કઈ રોજની નવી નવી સામગ્રી ઠાકોરજીને રોગ આવે તો પદ્મનાભદાસજી જ્યારે અડેલમાં હતા મહાપ્રભુજીની ઘરે બિરાજતા હતા અને ઠાકોરજી પધરાવીને ગયા હતા તો એ પણ રોજ ત્યાં ઠાકોરજીને પોતાની પાસે જે હતું એના પ્રમાણે ચણા રોજ ઠાકોરજીને ભોગ હતા તો મહાપ્રભુજીની પત્ની શ્રી મહાલક્ષ્મીજી એમને એક દિવસ એવું થયું કે ચાલો ઠાકોરજીને રોજ ચણા આરોગે છે આજે હું અહીંયાથી મારા ઘરેથી બનાવીને પદ્મનાભદાસજીને ત્યાં કંઈક મોકલું કે ઠાકોરજી કંઈક વિશેષ કંઈક સારું આરોગે તો એમ કરીને એમણે ભોગનો થાળ પદ્મનાભદાસજીને ત્યાં મોકલાવ્યો પદ્મનાભદાસજીને એમ થયું કે આ મહાપ્રભુજીને ત્યાંથી આવ્યું છે એમના ઘરેથી આવ્યું છે તો આને તો ના કેવી રીતે પાડી શકાય એટલે એમણે પોતાના ઠાકોરજીને પૂછ્યું કે શું તમે મારા ચણા હું રોજ બાફીને ચણા ધરું છું એનાથી તમે કંટાળી ગયા છો કે તમને આ જાતની સામગ્રી અરોગવાની ઈચ્છા થઈ છે મારી એટલી ક્ષમતા નથી જો તમારી આવી ઈચ્છા હોય તો હું તમને એમ મહાપ્રભુની રચના બજાવી દઉં તો ઠાકોરજીએ પદ્મનાભદાસજીને એ રીતે જવાબ આપ્યો કે તું તો પ્રેમથી મને ચણા આરોગાવે છે એની અંદર મને સંતોષ છે અને મને આ જાતની છપ્પન ભોગ લાવો કે સુંદર સુંદર સામગ્રી બનાવીને લાવો એની મને કોઈ ઈચ્છા નથી તારી જેટલી ક્ષમતા છે એના પ્રમાણે તું ઘરે છે એનાથી મને સંતોષ છે તો જો આ પણ આ જાતનું એક્ઝામ્પલ છે કે જ્યાં ઠાકોરજી પોતે પસંદ નથી કર્યું કે કોઈ બીજી વ્યક્તિની માલિકીની વસ્તુ તમે મને લાવીને ભરો એટલે આપણી જેટલી ક્ષમતા છે આપણી પાસે જેટલા પૈસા છે એની અંદરથી આપણે જે પ્રમાણે એડજસ્ટ કરી શકતા હોઈએ એના પ્રમાણે યથા યોગ્ય ઠાકોરજીને વિશેષ સારામાં સારું આપણે કરી શકીએ એ જાતની કોશિશ આપણે કરવી જોઈએ પણ આપણી પાસે કંઈ નથી ભલે ઠાકોરજીને જલની લોટી પણ કેમ ન ધરવી પડે ભોગ ધરવા માટે અનાજને દાણો પણ કેમ ન હોય પણ આપણા ઠાકોરજી છે આપણે જે ખાઈએ આપણી પાસે જે છે એના અનુસાર ઠાકોરજી પણ એ રીતે ફેમિલી મેમ્બર તરીકે એડજસ્ટ આપણા ઘરમાં થતા હોય કે ભાઈ તમારી પાસે ખાવા માટે નથી તમે પોતા છોકરાને શું આપી શકો તો સાહેબ મેં તમારી પાસે એવી કન્ડિશન જ નથી કે કંઈ લાવી શકો તો ઠાકોરજીને શું ધરી શકવાના તો તમે પોતે જલ સુઈ જાઓ છો ઠાકોરજી પણ જલર ઉગીને પોડી જશે એ રીતે ઠાકોરજી આપણી ફેમિલીની અંદર આપણે જે રીતે રહીએ છીએ એના પ્રમાણે એડજસ્ટ થાય છે પણ પ્રેમથી થાય છે મજબૂરીથી નથી થતા એટલે કોઈ બીજા પાસેથી લાવીને આપણે ગરીબ હોઈએ તો કોઈ બીજા પાસેથી લાવીને મફતની વસ્તુ બીજાની માલિકીની વસ્તુ ઠાકોરજીને ક્યારે પણ ધરવી ના જોઈએ આપણે આપણા પૈસાથી કંઈ વસ્તુ ખરીદીને લાવી શકીએ તો એ ધરવી જોઈએ આપણી માલિકીની વસ્તુથી ઠાકોરજીને જે આપણે કરી શકતા હોઈએ કરવું જોઈએ પણ બીજા કોઈ પાસેથી લાવેલી વસ્તુ તો હરગીજ ઠાકોરજીને ધરવી નહીં જોઈએ એક આ પક્ષ છે બીજી એ જાતની વાત છે કે કોઈ એવો વ્યક્તિ કે જે આપણું ફેમિલી મેમ્બર જેવો છે કે ભલે ચલો એની સાથે આપણું કોઈ જાતનું બ્લડ રિલેશન નથી કે ચલો બ્લડ રિલેશન છે એટલે કાકાના છોકરાઓ છે કે એક જ ફેમિલીના તમે મેમ્બર છો અથવા બ્લડ રિલેશન નથી પણ એ વ્યક્તિ સાથે તમારું રિલેશન ફેમિલિયર છે અને એ વ્યક્તિને પણ ઠાકોરજી પ્રત્યે ભાવ છે તો એવો વ્યક્તિ તમારા ઠાકોરજી માટે કંઈ લઈને આવે તો એ ઠાકોરજીને ધરી શકાય કોઈ એવો વ્યક્તિ કે જે તમારો પરિવાર જેવો છે તમારા પોતાના સગા ભાઈ બહેનોનો જેટલું પ્રેમ એ વ્યક્તિ સાથે હોય સગા મમ્મી પપ્પા જેટલું પ્રેમ એ વ્યક્તિ સાથે હોય અને ફરી એ વ્યક્તિ વૈષ્ણવ હોવો જોઈએ અને ઠાકોરજી પ્રત્યે એને પ્રેમ હોવો જોઈએ તો એવા વ્યક્તિ કોઈ વસ્તુ લઈને આવે તો એ ઠાકોરજીને ધરી શકાય પણ બીજો કોઈ વ્યક્તિ જેના પ્રત્યે આપણને પણ બહુ રિલેટિવ આપણો ન હોય આપણને એની પ્રત્યે કઈ બહુ એટલું બધું પ્રેમ ન હોય તે વ્યક્તિની લાવેલી વસ્તુ ઠાકોરજીને નહીં ધરવી જોઈએ તો આ જાતનો વ્યવહાર સમર્પણના વિષયમાં છે એટલે સામાન્ય વાત આપણી માલિકીની જે આપણી વસ્તુ છે જેના ઉપર આપણો હક છે આપણા પૈસાથી ખરીદેલી છે એવી જ વસ્તુ આપણે ઠાકોરજીને ધરવી જોઈએ બીજા પાસેથી લાવેલી વસ્તુ ઠાકોરજીને ધરવી ના જોઈએ એને ઠાકોરજી પસંદ કરતા નથી કેમ કે આપણો છોકરો જે રીતે આપણા ઘરની કન્ડિશન પ્રમાણે એડજસ્ટ કરે એ રીતે ઠાકોરજી પણ આપણા ઘરમાં આપણે જેટલું કરી શકીએ એના પ્રમાણે આપણા ઘરની અંદર બિરાજે છે અને એ પ્રમાણે એડજસ્ટ કરે છે મૂળજીને એ જાતની લાલચ નથી કે મને રોજ આટલી વસ્તુ ધરાવો રોજ આટલું સામગ્રી લાવો કે મને છપ્પન રોગ ધરાવો આવું તો ન જ ધરાય કે આવું તો ન જ ધરી શકાય એ જાતની જે સમસ્યા છે ઠાકોરજીને આ જાતની પ્રોબ્લેમ નથી તો આપણી જેટલી ક્ષમતા છે એના અનુસાર ઠાકોરજી માટે જે કરી શકતા હોઈએ કરવું જોઈએ પણ બીજા પાસેથી તો વારગીર ક્યારે પણ લેવું ન જોઈએ આ મહાપ્રભુજી મહાપ્રભુજીનો પ્રિન્સિપલ છે આ મહાપ્રભુજીનો સર્વસામાન્ય સમર્પણ વિષયમાં સિદ્ધાંત છે કે આપણી માલિકીની વસ્તુ આપણા પૈસાથી ખરીદેલી વસ્તુ ઠાકોરજીને ધરવી જોઈએ બીજાની વસ્તુ નહીં ધરવી જોઈએ આમાં છે કોઈને ડાઉટ આ વાત સમજાઈ ગઈ બધાને સારી રીતે હા હા શ્રુતિ શું સમજાયું તને હેલો હા મહાપ્રભુજી એ બતાવ્યું છે કે આપણી પાસે જેટલું હોય જે આપણે આપણી કેપેબિલિટીથી ઠાકોરજીને કરાવી શકતા હોય એટલું જ કરાવવાનું બીજા પાસેથી લઈને કે ફોર એક્ઝામ્પલ બાજુવાળા છે કે કોઈ બી છે એના પાસેથી કંઈ ચીજ આપણે લીધી હોય તો આપણે ધરાવી ન શકીએ ને બીજું છે કે આપણા કોઈ બ્લડ રિલેશનમાં હોય કે સમજો એકદમ જ આપણા ઘર જેવા રિલેશન હોય પ્લસ એ વૈષ્ણવ હોય તો એ લોકોની આવી હોય એ ટાઈમ બી આપણી ઠાકોરજીને ધરાવી શકે એટલે જે આપણી કેપેસિટી હોય જેટલી હોય ભલે આપણે પાણીનો જળનો લોટો બી ધરાવવાનો હોય અગર એટલી જ આપણી કેપેસિટી હોય તો આપણે એ ધરાવવું એવું નહીં કે મારા ને આજે હું આટલું ધરાવી નથી શકી તો બીજા પાસેથી લઈને ધરાવવું આપણું આપણી જેટલી કેપેસિટી છે એટલું ઠાકોરજી ધરાવવું જોઈએ એના ઠાકોરજી એક્સેપ્ટ કરે છે પ્રેમ ભાવથી આપણે જેટલું ધરાવીએ એટલું ઠાકોરજી હેપી એક્સેપ્ટ કરે છે તો આ સિદ્ધાંત છે મહાપ્રભુજીનો અને આનું ભંગ આપણે કરવું નહીં જોઈએ કે જેનાથી ઠાકોરજીને પણ પસંદ ન આવે અને મહાપ્રભુજી પણ આપણું આ જાતની ક્રિયા પસંદ ન કરે તો એ બેઝિક વાત અહીંયા સમજાવવામાં આવી હવે લો આગળ કોઈને કઈ ડાઉટ હોય તો પૂછજો ન હોય તો મનીષાબેન લો આગળ તમે હા હમ શ્રી ઠાકોરજી પારકી વસ્તુ કદી સ્વીકારતા નથી ગુસાઈજી તો સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં સ્પષ્ટ આજ્ઞા કરે છે કે બીજા કોઈની ભેટ સામગ્રીને પોતાના શ્રી ઠાકોરજીના કાર્યમાં વાપરવી એ સેવા જ નથી એ તો સેવાના નામે એક જાતનો ધંધો જ છે તે જ પ્રમાણે કોઈકના શ્રી ઠાકોરજીની સેવા મનોરથ માટે ભેટ સામગ્રી આપવી પણ સેવા નથી પરંતુ ફક્ત પૈસા આપીને ખરીદવાની ખરાબ મનોવૃત્તિ છે પરમ ભગવદે શ્રી પદ્મનાભદાસજીની વાર્તાથી પણ આ સિદ્ધાંત સમજાય હમ સમજાવો એટલું ત્યાં છે વસ્તુઓ ઠાકોરજી સ્વીકારતા નથી અને સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં ગુસાઈજી સ્પષ્ટ કરી છે બીજા કોઈની પાસે બેડ સામગ્રી લઈને આપણે આપણા આપણા ઠાકોરજીને માટે જે સેવામાં ઉપયોગ કરીએ તો એ જાતનો ધંધો થયો એટલે પારકી વસ્તુની નો ઉપયોગ આપણા ઠાકોરજીની સેવા માટે ન કરવો એમની કોઈ પણ સેવા મનોરથ કે ભેટ સામગ્રી કોઈ પણ વસ્તુ સેવા માટે ન વાપરવી જો આમ કરીએ તો એક ખરાબ મનોવૃત્તિ છે એ આપણા પરમ ભગવદીય શ્રી પદ્મનાભદાસજીની વાર્તા પછી અત્યંત આપણને સમજાય છે એટલે જે મેં વાત કીધી કે એમને મહાપ્રભુના પત્નીએ ભોગનો ફાલ મોકલ્યો અને ઠાકોરજીને એમણે પૂછ્યું કે તમને આ બધું આરોગવાની ઈચ્છા થઈ છે મારા ચણાથી તમે કંટાળ્યા છો તો ઠાકોરજીએ ના પાડી તો એ જ વાત છે કે આપણે ઠાકોરજી માટે આપણે બીજા પાસેથી કંઈ લેવાની જરૂર નથી આપણી પાસે જેટલું છે એનું કરવું જોઈએ એટલે આની અંદર વિશેષમાં જે વાત બતાવી છે એ છે કે જે રીતે મને આજે એવી ઈચ્છા થાય કે મારા ઠાકોરજીને હું કોઈક વિશેષ સામગ્રી કરીને અરોગાવું તમારી પાસે એટલા મારી પાસે એટલા પૈસા નથી કે હું એટલું ઘી કે એ તેલ કે એ વસ્તુ ખાંડ બધું ખરીદીને ને એ સામગ્રી બનાવી શકું તો હું બીજા પાસે જાઉં કે ચલો મારી પાસે એટલા પૈસા નથી તમે મને આપો મને મારા ઠાકુરજી માટે આવું કરવું છે આવું આપણે ક્યારે કરવું નહીં જોઈએ તમારી પાસે છે તો પ્રેમથી કરો નથી તો નહીં કરો એ વાત અહીંયા બતાવી છે કે આજકાલ એકચ્યુઅલી તમે લોકો કદાચ આ બેકગ્રાઉન્ડથી પરિચિત નહીં હો પણ આજકાલ પુષ્ટિ માર્ગની અંદર એ ચાલે છે કે બીજા જે ગોસ્વામી બાળકો એટલે કે જે મહાપ્રભુજીના વંશજો છે એ લોકો જે ઠાકોરજીની હવેલીના નામે પ્રચલિત છે ઠાકોરજીનું મંદિર તો ત્યાં એ લોકો એ જાતનું બોર્ડ લગાવે કે મને મારા મારા ઠાકોરજીનો ચપ્પલ બહુ કરવો છે ને એના માટે એક લાખ રૂપિયાની જરૂરિયાત છે તો ત્યાં વૈષ્ણવો એ પૈસા આપે એ વૈષ્ણવ તરફથી એ મનોરથ અને એ મનોરથની જે પણ સામગ્રી અવગ્યા હોય એટલે બુંદી છે મોનથાળ છે ઠોર મઠડી સાટા આ તે બધું તમારા ઘરે પહોંચાડી દેવામાં આવશે તો મનોરથ મને કરવો છે ઠાકોરજી મારા છે પણ પૈસા કોઈક બીજું વ્યક્તિ આપે છે જેને ન તો હું ઓળખું છું અને ન મારો એની સાથે કોઈ જાતનો રિલેશન છે તો આ જાતનું ટ્રેન્ડ પુષ્ટિમાર્ગની અંદર ચાલી રહ્યું છે અત્યારે જે પણ હવેલીના નામે જે લોકો ભગવાનનું મંદિર ચલાવી રહ્યા છે દર્શન કરવા માટે પણ ફી ચાલે કે ઠાકોરજીના મનોરથ કરવા માટે પણ પૈસા લેવામાં આવે કે મારા ઠાકોરજીને ચાંદીનો પલ્લો કરાવવો છે એટલે તમે પૈસા આપો વૈષ્ણવો પૈસા આપે તમારી ઈચ્છા છે તમારે ઠાકોરજીને ચાંદીના પલ્લાનો ઝુલાવા છે તો તમે પોતાના પૈસાથી કરો બીજા પાસેથી માંગવાની શું જરૂર છે પણ પુષ્ટિમાર્ગની અંદર આ જાતનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ગોસ્વામી વાદકો કરી રહ્યા છે જે મહાપ્રભુજીના વંશજ છે મહાપ્રભુજીના વંશમાં જન્મેલા છે એ લોકો આ જાતનો કૃત્ય કરી રહ્યા છે તો આ ખોટું છે મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે આ ટોટલી રોંગ છે કેમ કે આપણા ઠાકોરજી માટે જે કંઈ પણ થશે એ આપણા પૈસાથી થશે આપણા દ્વારા થશે બીજા વ્યક્તિના પૈસાથી કે બીજા વ્યક્તિ દ્વારા એ કરવામાં ના આપવું જોઈએ આ મહાપ્રભુજીનો સરળ સામાન્ય પ્રિન્સિપલ છે પણ ગોસ્વામી બાળકો વૈષ્ણવ પાસેથી લે છે તો આવું જ્યાં થતું હોય ત્યાં આપણે જવું નહીં જોઈએ આવી જે એક્ટિવિટી છે એની અંદર આપણે પાર્ટિસિપેટ થવું ના જોઈએ અને આવા લોકોને પૈસા આપવા ના જોઈએ તો જો આમાં એકચ્યુઅલી એ લોકોના માઇન્ડસેટને જો આપણે સામાન્ય રીતે કોઈ ચેક કરીએ તો આપણા મનમાં શું આવે કે એને ઠાકોરજી માટે નથી જોઈતું પણ એ વ્યક્તિને પોતાને પૈસાની લાલચ છે કે મને જોઈએ છે પણ હું એમ કહું કે મને તમે એક લાખ રૂપિયા આપો તો સામેવાળો કોઈ વ્યક્તિ આપશે નહીં હું એમ કહું કે ભગવાનના નામે આપો તો ભગવાનના નામે લોકો એક કરોડ રૂપિયા આપવા માટે પણ તૈયાર થઈ જાય તો આ લાલચ અહીંયા કામ કરે છે કે મને જોઈએ છે પણ મને કોઈ આપે નહીં એટલે ભગવાનના નામે માંગવું આ જાતનું ટ્રેન્ડ પુષ્ટિમાળની અંદર અત્યારે ચાલી રહ્યું છે તો એને આ પેરેગ્રાફની અંદર બતાવવામાં આવ્યું છે કે ઠાકોરજીની સેવા માટે ઠાકોરજીના કોઈ જાતના મનોરથ માટે મનોરથ મતલબ કે જે રીતે આજે મને કંઈક વિશેષ ઈચ્છા થઈ જો સેવા એ છે કે જે ડેલી રૂટીનની અંદર ચાલે જે રોજ આપણે કરતા હોઈએ મનોરથ એ છે કે કોઈક દિવસે આપણને મનમાંથી એમ થાય કે ચલો મારા ઠાકોરજી માટે આજે હું આ કરું કંઈક સ્પેશિયલ કરું સ્પેશિયલ કરવાની જે ઈચ્છા છે એ મનોરથ છે તો આજકાલ એ મનોરથ ના નામ પર લોકો એ કરે છે કે મને મારા ને છપ્પન ભોગ હરવડાવવો છે એટલે કે ફિફ્ટી આઈટમ મને મારા ઠાકોરજીને ધરાવવી છે પણ એના માટે પૈસા હું નહીં કાઢું પણ ગામના લોકો મને એના માટે પૈસા આપે તો આ જાતની મનોવૃત્તિ થાય ત્યારે આપણને એનું પિક્ચરાઇઝેશન કઈ રીતે થાય કે ભાઈ ભગવાનને તો આ બધી વસ્તુની જરૂર નથી એ વ્યક્તિને પોતાને આ વસ્તુની લાલચ છે એટલે ભગવાનના નામે માંગે છે તો આ રીતનું પિક્ચરાઇઝેશન સામાન્ય આપણા મગજની અંદર થઈ જ જાય પણ બેઝિકલી સિદ્ધાંત મહાપ્રભુજી પ્રમાણે છે કે જો પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ છો મહાપ્રભુજીના સેવક છો તમારા ઘરમાં ઠાકોરજી વિરાજી રહ્યા છે તો ન તો ઠાકોરજીના દર્શન બીજા કોઈ વ્યક્તિને કરાવવા જોઈએ અને ન ઠાકોરજીની સેવા માટે આપણે બીજા કોઈ વ્યક્તિ પાસેથી કંઈ માંગવું કે લેવું જોઈએ દર્શન પણ એવા જ વ્યક્તિને કરાવવા કે જે આપણા ફેમિલી મેમ્બર જેવા હોય બ્લડ રિલેશનમાં આપણા રિલેટિવ હોય વૈષ્ણવ હોય અથવા જેની સાથે આપણું બહુ ફેમિલિયર રિલેશન હોય અને વૈષ્ણવ હોય એવા જ વ્યક્તિને દર્શન પણ કરાવવા અને એવા જ વ્યક્તિ પાસેથી માંગીને નહીં પણ એ વ્યક્તિ કંઈ ઠાકોરજી માટે કંઈ આપી જાય તો એક્સેપ્ટ કરી શકાય કેમ કે આપણા પરિવારના સભ્ય તરીકે છે જે રીતે આપણો ભાઈ બહેન પત્ની હોય એ રીતે વ્યક્તિ પણ આપણા પરિવારના સભ્ય તરીકે છે એટલે એની પાસેથી લઈ શકાય પણ તો પણ એ કન્ડિશન ઉપર કે વૈષ્ણવ હોવો જોઈએ અને એને ઠાકોરજી પ્રત્યે પ્રેમ હોય તો અહીંયા એ વાત અહીંયા બતાવી કે આપણા ઠાકોરજીના ન તો દર્શન કોઈને કરાવવા જોઈએ કે તમે દર્શન ખોલી ખોલીને બેસો કે ચલો આવો મારા ઠાકોરજીના દર્શન કરો તો આખી ગામની ભીડ આપણા ઠાકોરજીના દર્શન કરવા માટે ભેગી થાય ગામ ગામના લોકો આપણા ઘરે આવે ઠાકોરજીના દર્શન કરે રૂપિયા નાખીને જાય ભેટ મૂકીને જાય આ જાતનો પુષ્ટિ માર્ગની અંદર અલાઉડ નથી કેમ કે આપણા માટે આપણા ઠાકોરજી કેવલ મારા માલિક છે પર્સનલી મારા માલિક બીજા કોઈના નથી આપણા ઘરમાં બેરાજે છે મારા ઘરમાં બેરાજે છે મારા સ્વામી છે તો એટલી પ્રાઇવેટાઇઝ રીતે આ સેવા આપણા ઘરમાં થવી જોઈએ એટલી પ્રાઇવેટ કે કોઈ વ્યક્તિને એની ખબર પણ ન પડે કોઈ વ્યક્તિ આપણા ઠાકોરજીના દર્શન પણ ન કરી જાય અને ન આપણા ઠાકોરજીની સેવા માટે કંઈ આપીને જાય કેમ કે મારા ઠાકોરજી છે તો એમની સેવા પણ હું કરીશ એમના માટે જે કંઈ પણ લાવવું હશે એ પણ હું મારા પૈસાથી લાવીશ અને સેવામાં જે કંઈ કરવું હશે એ હું મારા પોતાના શરીરથી કરીશ બીજા કોઈ વ્યક્તિની આપણને જરૂર હોવી ન જોઈએ જે રીતે એક માતા હોય એને એ જાતની પોઝિટિવનેસ હોય કે મારા છોકરાનું બધું હું કરું હું પોતે કરું એના એના માટે કપડાં પણ હું મારા પૈસાથી લાવું હું પોતે વસ્તુ ખરીદીને લાવું નવડાવું દોડાવું કપડાં પહેરાવવા આ બધું નાનામાં નાની કામથી લઈને એને જમાડવા સુધીનું મોટામાં મોટું કામ બધું જ માતાને પરસેવના સોય કે હું જ કરું તો એ જ રીતે આપણે ઠાકોરજી માટે પણ એ જાતની પરસેવના હોવી જોઈએ બીજો કોઈ કેમ કરે હું પોતે કેમ ન કરું એ જ આપણી પોઝિશનના સાથે એ જ આપણી પ્રાઇવેટાઇઝ વૃત્તિ સાથે આપણે સેવા કરવી જોઈએ કે જે કરવું હશે હું પોતે કરીશ બીજા વ્યક્તિ પાસેથી મારે કંઈ લેવાની જરૂર નથી મારી પાસે જેટલું છે એ હું દરીશ બીજા પાસેથી લેવાની મને જરૂર નથી તો વૈષ્ણવ સિવાય આપણા ફેમિલી મેમ્બર સિવાય ના તો કોઈને આપણા ઠાકોરજીના દર્શન કરાવવા અને ન એમની સેવા કે મનોરથ માટે બીજા કોઈ પાસેથી કોઈ વસ્તુ લેવી જે રીતે પદ્મનાથ એક્ઝામ્પલ એક્ઝામ્પલમાં કીધું કે સ્મશાન સ્વયં મહાપ્રભુજીના ઘરેથી આવ્યો તો પણ એમણે એક્સેપ્ટ નહીં કર્યું કે નહીં મારી પાસે જેટલું છે એટલું હું મારા ઠાકોરજી માટે કરીશ બીજા પાસેથી મને જોઈતું નથી મારા ઠાકોરજીને પણ જોઈતું નથી એમ કરીને એ અડેલ મૂકીને જતા રહ્યા મહાપ્રભુજીને ઘરેથી નીકળી ગયા જો અહીંયા એ માનવાની જરૂર નથી કે મહાપ્રભુએ કંઈ ખોટું કર્યું મહાપ્રભુજીએ જે કર્યું એ પદ્મનાભ દાસજીને ટેસ્ટ કરવા માટે કે એમની દ્રઢતા કેટલી છે એ મહાપ્રભુજીના સિદ્ધાંતોને કેટલું સમજે છે એ ચેક કરવા માટે ટેસ્ટ કરવા માટે મહાપ્રભુજી આ કામ કર્યું મહાપ્રભુજીએ કંઈ ખોટું કર્યું છે એવો વિચાર આપણે મનમાં નહીં લાવવું જોઈએ तो पद्मनाभ दास जी ने एटली बड़ी दृढ़ता एटलू बधु प्रिंसिपल पर निष्ठा थी कि अडेल छोड़ी जता रहा कि मार ठाकुर जी ने हूँ मार घर में जितलू खसे करीश बीजा पास थी मैंने कहीं जो नहीं तो आ जातनी पॉजिटिवनेस साथ आ जातना प्राइवेटाइजेशन साथ अपने ठाकुर जी की सेवा करी जो कि हूँ ज करीश मार पैसा थी करीश बीजा पैसा थी नहीं करूँ बीजा कोई व्यक्ति पास थी करीश नहीं हूँ मार जितलू खसे एट हूँ करीश जी रीते आप छोकरा थे थाय एटू करिए એ રીતે ઠાકોરજી માટે પણ થાય એટલું કરવું જોઈએ બીજા પાસેથી નહીં લેવું જોઈએ અથવા બીજા પાસેથી કરાવવું ના જોઈએ અને બીજાને આપણા ઠાકોરજીના દર્શન પણ કરાવવા જોઈએ નહીં તો આ મહાપ્રભુજીનું સમર્પણ સંબંધી જે બેઝિક સિદ્ધાંત છે એને અહીંયા બતાવવામાં આવ્યું આમાં કોઈને કંઈ ન સમજાયું હોય પૂછજો નહીં તો મનીષા શું તમે આવેલું હા બ્રજેશભાઈ અચ્છા આપણે જે બી આપણે સમર્પિત કરીએ છીએ જે બી અમે કર્મ કરીને હવે વર્ણ પ્રમાણે હવે બ્રાહ્મણ કર્મ પ્રમાણે ધારો બ્રાહ્મણ નથી રહ્યા તો અમે જે કર્મ કરીએ છીએ વૈષ્ણવ જે બી વેપાર કરીએ છીએ એમાંથી જે બી આવક ઉભી થાય છે એમાંથી અમે જે ભગવાનને તરાઈએ છીએ સમર્પિત કરીએ એમાં એ બી એક જાતનું આમ તો અમુક વસ્તુ એવી થાય ને કે ભાઈ એ અમે સમર્પિત કરીએ ભાઈ અમારે સારી જગ્યાથી આવ્યા છે નથી આવ્યા ક્યાંથી આવ્યા છે એ એનું શું માપદંડ કરી શકાય જે મહાપ્રભુજીનો જે નિયમ છે આના માટે એ એટલું છે જે નો ગ્રંથ છે સાધન પ્રકરણ જેની અંદર મહાપ્રભુજીએ કીધું કે તમે જે પણ વસ્તુ કમાવો એ નિષિદ્ધ આજીવિકા ન હોવી જોઈએ એટલે કે શાસ્ત્ર એમ કે છે કે ચોરી છે ડકેતી છે કોઈને પીડા આપીને તમે કઈ કમાવો કોઈ વ્યક્તિ દુઃખી થાય અને તમે પૈસા કમાવો તમે સુખી થાઓ કોઈ વ્યક્તિ તમારા સુખના માટે દુઃખી થતું હોય તો આ જાતના મીન્સથી આ જાતના પ્રયોજનથી કે આ જાતના થી પૈસા આવેલા ન હોય અને આપણે શુદ્ધ આપણી મહેનતથી કમાયેલા પૈસા હોય તો એ ઠાકોરજીને ધરી શકાય એમાં ઠાકોરજીને કઈ સમસ્યા નથી જે સેકન્ડ છે કે પોતાના વર્ણ એટલે કે પોતા તમે બ્રાહ્મણ છો પણ બ્રાહ્મણની આજીવિકા નથી કરતા વૈશ્યનો ધંધો કરો છો તો એ વૈશ્યની આજીવિકા છે હવે એનું ઠાકોરજીને ધરવું કે ન ધરવું તો એની અંદર મહાપ્રભુજીનો પ્રિન્સિપલ એ જાતનો છે કે પ્રેક્ટિકલ બનો જે સિસ્ટમ તમારા કંટ્રોલમાં જ નથી એની અંદર તમે શું કરી શકવાના છો એટલે એ તમારા હાથમાં નથી કે તમે સુધારી શકો જે કંઈ પણ થયું એને તમે સુધારી શકો એ તમારા હાથની વાત નથી છાત્રને ચેક કરવા જાઓ ને તો છાત્ર તો એક નહીં એની પહેલાંની પણ પેઢીઓની ગણતરી કરે છે કે બ્રાહ્મણ માટે એ જાતનો નિયમ છે કે તમે બ્રાહ્મણ છો તો બ્રાહ્મણની આજીવિકા કરવી જોઈએ છાત્ર બ્રાહ્મણની આજીવિકા એ બતાવે છે કે તમે વેદ ભણો અને વેદ ભણાવો લોકોના કર્મકાંડ કરાવો એટલે વિવાહ લગ્ન વગેરે સંસ્કારોમાં કરાવો તમે બ્રાહ્મણ અને એની તરફથી જે તમને દક્ષિણા મળે એ દક્ષિણા લો આ બ્રાહ્મણની આજીવિકા બ્રાહ્મણ માટે શાસ્ત્ર નિયમ એ બતાવે છે કે તમારી કોઈ એવી કન્ડિશન છે કે ચલો કોઈ યજમાન બોલાવતું જ નથી કોઈ લગ્ન પ્રસંગ ગામમાં થતા જ નથી વેદ ભણવા વાળો કોઈ વિદ્યાર્થી જ નથી તો બ્રાહ્મણ શું કરે બિચારો એ ક્યાંથી કમાય તો શાસ્ત્ર કહે છે કે તો તમે ઓપ્શનલના રૂપમાં બીજી કોઈ આજીવિકા કરી શકો છો એ પણ શાસ્ત્ર ટાઈમ લિમિટ આપે છે કે આટલા વર્ષ સુધી ત્રણ વર્ષ સુધી કરી શકાય ત્રણ વર્ષ સુધી તમે વૈશ્યની આજીવિકા જેમ કે કરી તો તમે હવે બ્રાહ્મણ નથી તમે વૈશ્ય થઈ ગયા વર્ણથી નહીં કર્મથી જન્મથી વૈશ્ય નથી પણ કર્મથી તમે વૈશ્ય થઈ ગયા શાસ્ત્ર હવે તમને બ્રાહ્મણ તરીકે સિમ્બલાઇઝ નહીં કરે શાસ્ત્ર તમને બ્રાહ્મણ નથી માનતું હવે આવી કન્ડિશનની અંદર કે જ્યાં આખી સિસ્ટમ બગડી ચૂકી છે ને સિસ્ટમ તમારા કંટ્રોલમાં નથી તમે આ સિસ્ટમને ચેન્જ કરી શકતા નથી અને ન પોતે આપણે હવે એ જૂની સિસ્ટમ પ્રમાણે રહી શકીએ એક એવી સોસાયટીની અંદર કે જ્યાં બધું જ બદલી ચુક્યું છે એની અંદર હવે જ્યાં કઈ તમારા હાથનું છે જ નહીં તો ત્યાં તમે શું કરો તો મહાપ્રભુજી કહે છે કે ચાલશે તમે જે રીતે કમાવો છો એ ઠાકોરજીને ધરી શકાય પણ એટલી કન્ડિશન કે એ નિષિદ્ધ ન હોવું જોઈએ એટલે કે શાસ્ત્ર જે રીતે ચોરીથી તમે કમાયા છો એવું ઠાકોરજીને ન ધરાય કે તમે કોઈને પીડા આપીને તમે કમાયા છો કે તમે કોઈને માર્યું કૂટ્યું કોઈને કિડનેપ કર્યું અને એના પૈસા તમે લાવ્યા એ ઠાકોરજીને ધર્યું એ ન ચાલે તો આ જાતના કેટલાક બેઝિક આપણે પણ સમજીએ જે નૈતિકતા જેને આપણે કહીએ કોઈ જાતની ડિસિપ્લિન તો હોવી જોઈએ ને કમાવા માટે તમે મારી કાપીને કોઈનું ઘર લૂંટી આવો અને એના પૈસા કમાઈને તમે કરોડપતિ પણ થઈ ગયા તો આ માણસાઈ નથી આ હ્યુમાનિટી નથી આટલા બેઝિક પ્રિન્સિપલ હ્યુમાનિટીના નૈતિકતાના ડિસિપ્લિનના જોવા જોઈએ અને એના પ્રમાણે એના સિવાય પોતાની મહેનતથી આપણે નૈતિકતાથી જે કમાવીને લાવ્યા છીએ એ એ હિસાબથી ઠાકોરજીને તમે જે કંઈ પણ ધરો એને ઠાકોરજી સ્વીકારે છે ઠીક છે હા એટલે એની કન્ડિશન સમસ્યા જો એ છે કે આપણી ઈચ્છા નથી એવું નથી પણ પ્રોબ્લેમ એ છે કે આ સિસ્ટમ આખી હવે આપણા કંટ્રોલમાં જ રહી નથી એની અંદર હવે શું કરવાનું કે આપણે ઠાકોરજીની સેવા જ ન કરીએ કેમ કે મારી પાસે બ્રાહ્મણ વૃત્તિ છે કમાયેલા પૈસા નથી એટલે હું સેવા જ ન કરું ઠાકોરજીને કઈ ધરવું જ નહીં વૈષ્ણવ થવું જ નહીં તો મહાપ્રભુજી કહે છે આના કરતા ફાર બેટર એ છે કે તમે પોતાના મહેનતથી જે કમાવો છો ઠાકોરજીને ધરીને પ્રેમથી સેવા કરો કેમ કે જે તમારા હાથમાં નથી એની અંદર તમે શું કરી શકવાના કે એવી સમસ્યાની અંદર તમે કંઈ કર્યા ધર્યા વગરના બેસી રહો એના કરતા તમારી પાસે જે છે એનાથી પ્રેમથી કરો ઠાકોરજી એની અંદર કોઈ સમસ્યા નથી બસ એટલું કે નિષિદ્ધ આજીવિકા એટલે કે આ જાતની કોઈ હ્યુમાનિટી વગરની નૈતિકતા વગરની ડિસિપ્લિન વિનાની આજીવિકા ન હોય એના સિવાય મહેનતની કમાઈ હોય તો એ ઠાકોરજીને ધરી શકાય છે કોઈને બીજું કોઈ આમાં પ્રશ્ન છે હા હા રાજા હા બોલો સમીરભાઈ આપ જે વસ્તુની વાત કરી એ પ્રમાણે કે જેમ કે મનોરથ છે કે આપણે કોઈ છપ્પન ભોગની ઈચ્છા છે કે જે પણ વસ્તુ જે છે તો આપણે બે વસ્તુ દેખીએ એક તો આપણે આપણા ઘરમાં જે ઠાકોરજી બિરાજેલા છે તો આપણે એના આપણા ઘરમાં આપણા હિસાબે આપણે વસ્તુ કરીએ પણ ઘણી વાર એમ અમુક લોકોનું કે એવી રીતે મન થાય કે ભાઈ આપણે કોઈ સારી પ્લેસ પર ભગવાનની પ્લેસ પર જઈને આપણે આ વસ્તુ કરવી છે મનોરથ કરવો છે કે છપ્પન ભોગનું યા બોલું કરાવવું છે કે કોઈ પણ એવી મોટી પૂજા કે એવું કરાવવું છે એક બેઝિકલી રીઝન એ પણ છે કે ભાઈ આપણને શ્લોક મંત્રો ઉચ્ચાર જે છે યજ્ઞ જાપ જે છે એ આપણને સમજો નથી આવડતી બધી વસ્તુ આપણે એની હેલ્પ માટે એવી વસ્તુ માટે આપણે પૈસા આપણા છે આપણે બધી વસ્તુ કરીએ છીએ પણ પછી આપણે મહારાજને ઓલું કરીને આપણે એ પૂજા કે મંદિરમાં કરાવીએ છીએ પછી જે છપ્પન ભોગ ધરાવે છે તો આપણે ત્યાં પોતે ઉભા રહીને જમવાનું બનાવડાવીને બધું છપ્પન ભોગનું ઓલું કરીએ છીએ તો એ વસ્તુ જે કરીએ છીએ એ વસ્તુ પોસિબિલિટી છે કે એ વસ્તુ ભગવાન સુધી ઠાકોર સુધી પહોંચે છે કે પણ એ વસ્તુ એ નથી પહોંચી શકતી એની અંદર તો જો આની અંદર વાત એ છે કે તમે પોતાના પૈસા નાખો એ ઠીક છે એમાં કઈ સમસ્યા નથી પણ બાપ્રભુજીનો જે સિદ્ધાંત છે એ એ છે કે ઠાકોરજી તમારા પોતાના હોવા જોઈએ એ પૈસા તમારા હોવા જોઈએ ને વસ્તુ તમારી માલિકીની હોવી જોઈએ હવે તમે કોઈ મહારાજને કંઈક આપ્યું અને પૈસા આપ્યા ચલો પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ એટલે જે રીતે મુંબઈની અંદર ઘણી બધી હવેલી છે જે પુષ્ટિ માર્ગીય મંદિર પુષ્ટિ માર્ગીય હવેલી એના નામથી ઓળખાય છે તો હવે ત્યાં તમે ગયા તો ત્યાં ઠાકોરજી તમારા નથી એ ઘર તમારું નથી તમે જે પૈસા આપો છો ખાલી એ જ તમારો છે તમારા શરીરનો પણ ત્યાં કોઈ જાતનો ઉપયોગ નથી તો મહાપ્રભુજી કહે છે કે એના કરતા તમારા ઘરમાં ઠાકોરજી બિરાજે છે તમારું ઘર છે તમારા પૈસા છે અને તમારું પોતાનું શરીર છે એનાથી તમારાથી જેટલું થાય એટલું કરો હવે જ્યાં સુધી તમે મંત્ર પૂજા વિધિ આની વાત કરી તો પુષ્ટિમાર્ગની અંદર આની કોઈ આવશ્યકતા નથી આની કોઈ અપેક્ષા નથી એટલે ન તો આપણે ત્યાં એ જાતના કોઈ કર્મકાંડ છે ન કોઈ જાતના મંત્રો છે અને ન એ જાતની કોઈ વિધિ છે કે જે સામાન્ય માણસ ન કરી શકે શાસ્ત્રીય વિધિ હોય એની વાત અલગ છે બાકી જ્યારે તો તમારી એવી ઈચ્છા થઈ કે આજે ચાલો ઠાકોરજીને હું આ સામગ્રી અરોગાવું તો એમાં તમને કોણ રોકી શકે કોઈ નથી રોકી શકતું તમારું શરીર છે તમે પોતે બનાવો બજારમાંથી તમારા પૈસાથી વસ્તુ લાવો ખરીદો બનાવો તમારા ઠાકોરજી ઘરમાં બિરાજે છે એને ધરો તો પ્રેમથી એટલું કરો એ જ ઘણું છે બીજા વ્યક્તિના ઠાકોરજી હવેલીમાં ઠાકોરજી કોઈકના છે સિસ્ટમ પ્રોવાઈડ કોઈક કરી રહ્યું છે એનું માલિક કોઈક છે અને પૈસા કોઈક ચોથો વ્યક્તિ આપી રહ્યો છે આ જાતની જે સિસ્ટમ છે એ મહાપ્રભુજીના જે પેરામીટર્સ છે એની અંદર આ એડજસ્ટ નથી મહાપ્રભુજીના પેરામીટર્સ પ્રમાણે તમારા ઠાકોરજી તમારા પૈસા તમારા શરીરથી તમે પોતે કરેલું કંઈક જો હોય તો એ ઠાકોરજી એને એક્સેપ્ટ કરે છે આ મહાપ્રભુજીના પેરામીટર આ જાતના છે એની બારે કંઈ પણ જાય એટલે કોઈ બીજાની વસ્તુ આવી બીજાનો પૈસો આવ્યો બીજાના ઠાકોરજી આવ્યા બીજાનું ઘર આવ્યું કે બીજા કોઈ વ્યક્તિ દ્વારા બનાવેલી એ વસ્તુ હોય તો ઠાકોરજી એનો સ્વીકાર નથી કરતા ઓકે હમ જે મનામાં એક પ્રશ્ન છે હું તેર વાર્તાજીમાં જોડાઉં છું હા બોલ એટલે કે અગર આપણે કોઈ પણ આપણે જોડે પૈસા જ ન હોય અને કોઈ આપણે ઓક્યુપેશન કંઈ ના કરતા હોય અને પૈસા આવવાનું કંઈ એ ના હોય અને આપણે તો પછી આપણે બ્રહ્મસંબંધ લીધા હોય અને આપણે સેવા કરતા હોઈએ તો પછી આપણે શું કરવું જોઈએ તો સેવા છોડી દેવી જોઈએ કે બીજું કંઈ હવે તું મને એમ બતાવો કે તારી પાસે કંઈ પૈસા નથી તું કોઈ નોકરી કરતો નથી કોઈથી તારી પાસે મફતના ક્યાંયથી પૈસા આવતા નથી તું કેવી રીતે જીવીશ જે પણ મમ્મી પપ્પા તો કમાય ને મમ્મી પપ્પા તો કમાય છે તો મમ્મી પપ્પા તમે આપે છે કે નથી આપતા જે આપે છે તો તું જેવી રીતે રહેતો હોય તું જે રીતે ખાતો હોય એ રીતે આપણા ઘરમાં બિરાજતા ઠાકોરજી પણ રહે અને ઠાકોરજી પણ આરોગે જો આની અંદર વાત એ છે કે એટલું બધું પર્સનલાઇઝ એટલે જે રીતે તું પોતે કંઈ ઇન્ડિપેન્ડન્ટ નથી અત્યારે તું પોતે કંઈ નોકરી કરતો નથી ન પોતે કંઈ કમાય છે તું તારા મમ્મી પપ્પાની સાથે રહે છે એક ફેમિલી તરીકે તમે રહો છો ઘરમાં તારા પપ્પાનો કે મમ્મીનો ભ્રમ તે તારું ભ્રમ થયું છે નથી થયું તો કોનું થયું છે મમ્મીનું કે પપ્પાનું જે જે બેવનું બેવનું તો ઠાકોરજી કોના માથે બિરાજે છે પપ્પા પપ્પાના માથે બિરાજે છે તો પછી પપ્પા જે કમાય છે એ ને ધરે છે જે રીતે તને તારા પપ્પા આપે પૈસા તને કપડા લાવીને આપે તને બે ટાઈમ જમવાનું પાણી બધું આપે એ રીતે ઠાકોરજી પણ ઘરમાં બિરાજી રહ્યા છે તારા પપ્પાએ બ્રહ્મ સંબંધ લીધું છે એ તારા પપ્પાએ તારા ઠાકોરજીને પધરાવ્યા છે પોતાના ઘરમાં તો તારા પપ્પા જે રીતે રે એ રીતે પોતાના ઠાકોરજીને પણ રાખે જે રીતે પોતાના છોકરાઓને રાખતો હોય જે રીતે તને રાખતા હોય તારા માટે જે કરતા હોય એ રીતે ઠાકોરજી માટે પણ કરે જ્યારે તું ઇન્ડિપેન્ડન્ટ થાય તું પોતે ઠાકોરજી ને પધરાવે ત્યારે તારી વાત આવે કે તું શું કમાય છે અને તું શું ઠાકોરજી ને ધરે છે અત્યારે તું કઈ કમાતો નથી તારા મમ્મી પપ્પા સાથે રહેતો હોય ઠાકોરજી પણ તારા માથે બિરાજતા નથી તારા માથે કોના ઠાકોરજી કોના માથે બિરાજે જે વ્યક્તિએ બ્રહ્મ સંબંધ લીધું હોય જે વ્યક્તિ આત્મનિવેદન કર્યું હોય જેણે એ જાતની ગુરુને પ્રોમિસ કરી હોય કે મને ઠાકોરજી પધરાવવા છે મને ઠાકોરજીની સેવા કરવી છે એ વ્યક્તિ પોતાની કન્ડિશન તો ચેક કરે ને કે ભાઈ હું ઠાકોરજીને ભોગ ધરવા માટે સક્ષમ છું કે નહીં હું ઠાકોરજીને માટે કંઈ કરી શકું છું કે નથી કરી શકતો એ આસપાસની કન્ડિશન જોઈને તારા પપ્પાએ ઠાકોરજી પધરાવ્યા હશે અને એ રીતે અત્યારે એ સેવા કરી રહ્યા છે હવે જ્યારે તું મોટો થાય તું કમાવા લાગે તું પોતાના પૈસાથી ખરીદીને ઠાકોરજીને કંઈ ધરવા લાગી જાય ત્યારે હવે ઠાકોરજી તારા માથે બિરાજે તું એમનો સેવક થાય અને તું ઠાકોરજી માટે કંઈક કરે ઠીક છે તીર્થ ઈજે છે હમ હવે છે આમાં કોઈ કઈ ડાઉટ મને એક પ્રશ્ન ઉભો થયો છે હા હવે જે આણે કીધું કે એક બાળક છે ને એ ડિપેન્ડન્ટ છે એવી રીતે હસબન્ડ વાઈફમાં બી વાઈફ ડિપેન્ડન્ટ હોય અને હસબન્ડ સમજો સમર્પિત નથી તો વાઈફ તો ખાવા જાતી નથી હવે એ સમર્પિત નથી હસબન્ડ તો એનું લાવેલું એની એનો વાઇફનું ગણાય એવી રીતે એનું એક્સેપ્ટ થાય સેવામાં એમ તમે પૈસા તમારા ઘરમાં આવે તો તમે એમ કહો કે આ મારા પૈસા છે હા તમારું રાઈટ ગણાય એના ઉપર હા હા એ ફેમિલી મેમ્બર તરીકે પણ ગણાય પત્ની છો એના પ્રમાણે પણ એ હક ગણાય એક ઘરમાં તમે લોકો સાથે રહો છો તો એના પ્રમાણે પણ હક ગણાય અચ્છા ઓકે પણ સામેવાળો વ્યક્તિ જેના પૈસાથી બધું થઈ રહ્યું છે એની ઈચ્છા ન હોય એને આ પસંદ ન હોય તો એક અલગ વાત છે એના સિવાય જો એ વ્યક્તિ જે રીતે તમે પોતાના માટે પૈસા માંગો મને ઘર ખર્ચ જોઈએ છે એમ કરીને તમે વસ્તુ પૈસા લઈ જાઓ પોતાના પતિ પાસેથી એના કમાયેલા છે તમે કમાવા ગયા નથી એ પૈસા લો બજારમાં જાઓ વસ્તુ ખરીદીને લાવો ખાવા પીવાની વસ્તુ લાવો અનાજ કરિયાણું લાવો પોતાના માટે કપડાં લાવો મોજ શોખની કંઈ નાની મોટી વસ્તુ જોઈતી તો લાવો તો એ તમારા આગળથી તમે પૈસા લઈ ગયા અને લાવ્યા તો એ રીતે પોતાના ઠાકોરજી માટે પણ લાવ્યા અચ્છા હા ઠીક હમ એટલે જે રીતે મેં કીધું ને કે આપણું પરિવારનું કોઈ મેમ્બર હોય આપણા રિલેટિવ હોય કે જેના ઉપર આપણે આખી કહી છે કે નહીં આ વ્યક્તિ મારો જ છે તો એની વસ્તુ પણ તમે એ રીતે શેરિંગ કરતા હો તો પછી ઠાકોરજી માટે પણ થઈ શકે પણ એટલી કન્ડિશન ઉપર કે વ્યક્તિ પણ એટલા જ પ્રેમથી કરતો હોય તો હા બાકી એની ઈચ્છા ન હોય અને જબરદસ્તી તમે ખેંચાતાણી કરો તો એ ઠાકોરજીને પસંદ નથી એના કરતાં સેવા ન કરવી સારી પ્રેમથી જો વ્યક્તિને કઈ સમસ્યા નથી તો કરવું જોઈએ હાજી હમ હા બીજા કોઈ નામાં કઈ શંકા ન હોય તો હા એક એક પ્રશ્ન નથી પણ આમ પાક એવું થાય ને કે આમ આ બધી વસ્તુ સર્વસ્વ બધું આપણે આગળ જેમ ભણાય કે દરેક અણુ અણુમાં ભગવાન બિરાજેલા છે એવું બને કે આમ તેરાતું તુજકો અર્પણ જેવું થાય કે એમનું જ છે ને એમને આપણે સમર્પણ કરીએ છીએ આપીએ છીએ એવો ભાવ પણ થાય કે ભાઈ આ તમારું જ છે ને આપણે આપણે આપવા વાળા કોણ એમ આપણે સમર્પણ કરવા વાળા કોણ એમ ભગવાન પોતાની જે વસ્તુ છે ને આપણે એમને સમર્પિત કઈ કરતા હોઈએ તો એવો ભાવ પણ એમ ઉભો થાય કે ભાઈ આપણે આપણે આપણી શું ઓકાત કે ભાઈ આપણે ભગવાનને અર્પણ કરીએ એમ હા એ સાચી વાત છે પણ જો તમને એક્ઝામ્પલ આપું ઘરમાં મમ્મી એટલે એક હસબન્ડ વાઈફ ને એમના બે છોકરાઓ રહેતા હોય મમ્મી પપ્પાનો બર્થડે આવે તો પપ્પાના કમાયેલા પૈસા છે છોકરી પાસે હોય એ પોકેટ મનીના રૂપમાં હોય કે એને બક્ષિસના રૂપમાં ક્યારે ક્યારે મળ્યા હોય તો એની સેવિંગ હોય એમાંથી એ પોતાના પપ્પા માટે જ કંઈ ગિફ્ટ લાવીને આપે અને એના ઉપર લખે કે આ મારા તરફથી મારા પપ્પાને ગિફ્ટ તો હવે પપ્પા એમ કે મારા તો પૈસા છે એનાથી લાવીને શું મોટું કામ કર્યું આ જ જાતની વાત છે કે પ્રેમ છે તમે ભલે એ પપ્પાના દ્વારા કમાયેલા પૈસા હોય પણ એ તમને તમારી પોકેટ મની તરીકે મળ્યા હોય ને એમાંથી તમે પોતાના પપ્પા માટે પ્રેમથી લાવો તો પપ્પા એને સ્વીકાર કરે કે ન કરે ફિલિંગ અલગ હોય ફિલિંગ અલગ હોય તો બસ એ જ વાત છે ઠાકોરજી ભલે બધું ઠાકોરજી નું છે એમાં તો કોણ ના પાડી શકે આખી દુનિયા એને બનાવેલી છે તેમાં આપણે કોણ કમાવા અને ક્યાં આપણે કોણ ક્યાંથી પૈસા લાવવા વાળા <laughs> લક્ષ્મી ના પતિ છે જે લક્ષ્મી થી આપણે ઠાકોરજી માટે કઈક વસ્તુ લાવીએ એના તો માલિક છે એના માટે આપણે શું લાવી શકીએ તો પણ જે રીતે નાની છોકરી દસ રૂપિયાની વસ્તુ લઈને આવે પપ્પા એના કરતા સો રૂપિયાની પણ વસ્તુ ખરીદી શકતા હોય એમની ક્ષમતાની એ બારે નથી પણ એ જે રીતે એક ઇમોશન અલગ છે ફિલિંગ અલગ છે એ જ રીતે આપણે ઠાકોરજી માટે કંઈ કરીએ તો ઠાકોરજીની પણ એના માટેની પ્રસન્નતા એના માટેના ઇમોશન એ વસ્તુ પ્રત્યેની ફિલિંગ ચેન્જ થઈ જાય છે બીજું ભાઈ આમાં કોઈને હવે લો મનીષ હવે આગળ આ બધી વાતોનો સાર એ નીકળે છે કે સમર્પણ તો કેવળ પોતાની માલિકીની વસ્તુનું જ થઈ શકે છે પારકાની વસ્તુનું સમર્પણ થઈ શકતું નથી એટલે પારકી વસ્તુ ભૂલથી પણ જો પોતાના સેવ્ય પ્રભુની સામે આવી જાય તો જેમ કિશોરીબાઈના પ્રસંગમાં બન્યું તેમ તે વસ્તુ અસમર્પિત જ રહે છે કારણ કે પ્રભુ એને સ્વીકારતા જ નથી અહીં એ ભૂલવું ન જોઈએ કે અસમર્પિત વસ્તુનો ઉપયોગ એ પુષ્ટિ ભક્તિ માર્ગમાં સર્વથા વર્જિત છે અહીં કહે છે કે જે સમર્પણ આપણે આપણી માલિકીની વસ્તુનું કરીએ એને જ પ્રભુ સ્વીકાર કરે છે બીજા કોઈની માલિકીની વસ્તુનું જ આપણે સમર્પણ કરીએ તો એ પ્રભુ સ્વીકારતા નથી એ અસમર્પિત જ રહે છે અને અસમર્પિત વસ્તુનો ઉપયોગ એ ભક્તિ માર્ગમાં વર્જિત છે એટલે નિષિદ્ધ છે ન કરવું જોઈએ એ અસમર્પિત ત્યાગ એનો નેક્સ્ટ ટોપિક છે એની અંદર ડિટેલની અંદર એ વાત આવશે પણ બેઝિક પ્રિન્સિપલ આની અંદર આપણે સમજ્યા એ છે કે જો આપણે બ્રહ્મ સંબંધ લીધું છે કૃષ્ણ પ્રત્યે આપણે પૂર્ણ રીતે જો સમર્પિત છીએ તો પછી આપણી દરેક વસ્તુ અને આપણા બધા કાર્યો પ્રભુને સમર્પિત હોવા જોઈએ અને પ્રભુ એનો ઉપયોગ કરે કે ઠાકોરજીની આજ્ઞા લઈ લઈએ એના પછી જ આપણે વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ અથવા એ કામ કરવું જોઈએ બીજા કોઈની માલિકીની વસ્તુ આપણે પોતાના ઠાકોરજીને ધરવી નહીં જોઈએ આપણું પોતાના શરીરથી આપણે સેવા કરીએ અને આપણા પોતાના પૈસાથી લાવેલી વસ્તુનો ઠાકોરજીને સમર્પણ કરીએ જેને મહાપ્રભુજી તનુવિત્ત જા એ નામ આપે છે એટલે મહાપ્રભુજી સેવાને જ એ એડજેક્ટિવ સાથે આપે છે કે તનુ વિત્ત જા સેવા તનુ એટલે શરીર અને વિત્ત એટલે પૈસા તો આપણા શરીર અને આપણા પૈસાથી કરેલી સેવા એ જ પુષ્ટિ માર્ગની અંદર એક્સેપ્ટેબલ છે અને મહાપ્રભુજીના પેરામીટર્સ પ્રમાણે રાઈટ છે આપણા શરીરથી નહીં પણ કોઈ બીજા પાસેથી આપણે સેવા કરાવીએ તો એ પણ પુષ્ટિ માર્ગમાં એક્સેપ્ટેબલ નથી આપણા પૈસા નહીં પણ બીજા કોઈના પૈસાથી આપણે ઠાકોરજી માટે કંઈ પણ કરીએ તો એ પણ પુષ્ટિ માર્ગની અંદર એક્સેપ્ટેબલ નથી લખી દેજો નેક્સ્ટ નેક્સ્ટ ક્લાસમાં નેક્સ્ટ સેટરડે એકચ્યુઅલી આને વધારે ડિટેલમાં એક્સપ્લેન કરી દઈશ પણ આપણે ત્યાં સેવાને કહેવાય છે તનુ વિત્તજા સેવા તનુ તનુ વિત્તજા એટલે કે તનુ એટલે શરીર આપણું શરીર વિત્ત એટલે પૈસા તો આપણું શરીર અને આપણા પૈસાથી કરેલી સેવા એટલે આપણા શરીરથી આપણે સેવા કરીએ અને આપણા પૈસાથી આપણે વસ્તુ લાવી કરીને આપણે ઠાકોરજીની સેવા આપણા ઘરમાં કરીએ તો આ જાતની સેવા પર્સનલાઇઝ સેવા પ્રાઇવેટ સેવા તરીકે પુષ્ટિમાર્ગની અંદર સ્વીકાર્ય છે પુષ્ટિમાર્ગની અંદર એક્સેપ્ટેબલ છે અને મહાપ્રભુજીના સિદ્ધાંતોના પ્રમાણે એ યોગ્ય છે એની બારે એટલે તનુજાનો ભંગ અથવા વિત્તજાનો ભંગ એટલે કે આપણા શરીરથી નહીં બીજાના શરીરથી થતી સેવા આપણા પૈસાથી નહીં પણ બીજાના પૈસાથી થતી સેવા પુષ્ટિ માર્ગની અંદર મહાપ્રભુજીને અને ઠાકોરજીને એક્સેપ્ટેબલ ક્યારે પણ થતી નથી અને મહાપ્રભુજી અને ઠાકોરજી બંને આ વાતથી અપ્રસન્ન થાય છે એનાથી ગુસ્સે થાય છે એમને આ વાત બિલકુલ ગમતી નથી એટલે એક વૈષ્ણવ તરીકે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ તરીકે આ કામ આપણે ક્યારે પણ કરવું ન જોઈએ કે આપણે કોઈક નોકર લાવીને આપણા ઠાકોરજીની સેવા કરાવીએ કે ગામ પાસેથી પૈસા લાવીને આપણા ઠાકોરજી માટે આપણે કંઈ પણ કરીએ આપણી જેટલી યોગ્યતા છે આપણી જેટલી કેપેસિટી છે એના પ્રમાણે આપણા શરીરથી સેવા કરો ને પોતાના પૈસાથી સેવા કરો એ જ પુષ્ટિમાર્ગની અંદર યોગ્ય છે એના સિવાય યોગ્ય નથી આ બધી વાતો એકચ્યુઅલી અસમર્પિત જ એના પછીનું કૃષ્ણ સેવા આ ટોપિકની અંદર વધારે ક્લિયર થઈ જશે પણ એ આટલી બેઝિક ક્લિયરિટી અહીંયા જે કરવાની હતી એ મેં કરી છે આમાં આ ટોપિકમાં સરળ સમર્પણના ટોપિકમાં ફરી એકવાર રીડ કરી લેજો કંઈ ન સમજાયું હોય તો નેક્સ્ટ ક્લાસમાં આપણે એને ડિસ્કસ કરશું અને નહીં તો નેક્સ્ટ ટોપિક જે સમર્પિત ત્યાગ એને આપણે લેશું આજે રાખીએ અહીંયા નેક્સ્ટ સેટરડે આપણે કરશું આગળ હા હા એ